એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ રવભાઈ આવ્યા છે અને વાર્તા સાંભળે છે ને કાંઈ આવો આવો ભાઈ અને આમ ધ્રાંગધ્રામાં બેઠા બેઠા હેન્સી અને નિલય પણ વાર્તા સાંભળે છે આવો આવો એનસી નિલય હેતવી બેન સાંભળો સાંભળો બાળ દોસ્તો આજે છે ને આજે હું તમને આ હેતવીએ કહેલી વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તા કહેનારો સરસ મજાની વાર્તા કહેવાનો છે અને વાર્તાનું નામ છે રાત અને છોકરી હવે એક વખતની આ વાત છે ઓ ભાઈ એ વખતે રાત પડી ત્યારે કાળી ડિબાંગ અંધારી રાતમાં ધોધમાર વરસાદ પડ્યો આ ધોધમાર વરસાદ વરસતો હતો ત્યારે એક નાનકડા ઘરમાં એક છોકરી સૂતી હતી ધોધમાર વરસાદ પડ્યો એટલે સૂતેલી છોકરીની આંખો ખુલી છોકરીએ આંખો ખોલી અને બારીમાંથી બહાર જોયું તો વરસાદ વરસતો હતો પછી તો આ છોકરી ઉઠી અને વરસાદમાં નાહવા માંડી ફળિયામાં બહાર જઈને જોયું તો વરસાદમાં તેણે નાના મોટા દેડકા જોયા ડ્રાવ ડ્રાઉ ડ્રાવ દેડકાઓ સાથે આ છોકરી તો વરસતા વરસાદમાં જ રમવા લાગી ભાઈ ક્યારેક સાત તાળી રમે અને ક્યારેક આંધોળો પાટો રમે દેડકા જેમ કૂદે તેમાં છોકરીએ કૂદે દેડકાઓ તો બધા ડ્રાઉ ડ્રાઉ એમ કરતા તેની સાથે નાચવા લાગ્યા છોકરી એક પગ ઊંચો કરીને શંકર ભગવાનની જેમ નાચે તો સામે પેલા દેડકાઓ પણ પોતાનો એક પગ ઊંચો કરીને છોકરી સાથે રમે અને નાચે રસ્તા પર જ્યાં શેરીની લાઇટ પડતી હતી ને ત્યાં લાઇટ ઉપર નાના નાના જીવડાઓ પણ વરસાદની મજા લેતા હતા અને એ પણ નાચતા હતા બોલો ફળિયાના બધા ઝાડ અને પાંદડા પણ આ છોકરી સાથે નાચતા હતા છોકરી તો પછી આ વરસાદ વાદળ પવન દેડકા ઝાડ જીવડાઓ સાથે નાચતી જાય અને વાતો કરતી જાય કે આ વરસ તો વરસાદ ક્યારેય બંધ જ ના થાય તો સારું આ વરસ તો વરસાદ ક્યારેય બંધ જ ના થાય તો સારું વરસતા વરસાદનું સંગીત સાંભળવાની અને નાચવાની કેવી તો મજા આવે છે છોકરીને આમ પવન વાદળ વરસાદ જીવડા ઝાડ ને પાંદડાઓ સાથે નાચતી જોઈને કાળી ડિબાંગ રાતને પણ છોકરી સાથે નાચવાનું ને રમવાનું મન થઈ આવ્યું પણ રાત તો એવો અફસોસ કરે એવો અફસોસ કરે કે વાત જ ના પૂછશો હેતવી બેન એને તો છોકરીની રાતે વરસતા વરસાદમાં ઘણું છોકરીની સાથે વરસતા વરસાદમાં ઘણું એ નાચવું હતું રાતને પણ કહે અરે રે મારે આ છોકરી જેવું આ વરસાદના ટીપા જેવું આ વાદળ જેવું આ ઝાડ અને એના પાંદડા જેવું દેડકા જેવું શરીર જ ક્યાં છે કે હું પણ આ બધા સાથે નાચું રાત તો બિચારી માંડી રડવા રાતની આંખમાંથી તો આંસુડા ટપકવા માંડ્યા તે એનું એક ગરમ ગરમ આંસુ આપણી આ નાચતી છોકરીના ગાલ ઉપર ટપક્યું ટપ ટપ ટપ છોકરી તો વિચારમાં પડી ગઈ કે અરે આ ઠંડા ઠંડા વરસાદનું પાણી આવું ઊનું ઊનું ગરમ ગરમ કેમ લાગે છે છોકરીએ ઊંચે જોયું અને જોયું તો રાત બિચારી રડતી હતી હો છોકરી તો વિચારમાં પડી ગઈ કે આ રાતને એવું તે શું દુઃખ પડ્યું કે તે આમ રડે છે આમ વિચારતા વિચારતા પછી તો સવાર પડી સવારે જ્યારે છોકરી દફતર લઈને નિશાળે જતી હતી ને ત્યારે તેને ફળિયામાં આસો પાલવના ઝાડના થડ પાસે બે ત્રણ દેડકાઓ મળ્યા દેડકાઓ ગલોફા ફુલાવીને છોકરીને કે ડ્રાઉં ડ્રાઉં આજે રાત્રે વરસાદ વરસે ત્યારે આપણી સાથે રમવા રાત આવવાની છે ડ્રાઉ અને એ પણ સુંદર પરીનું રૂપ લઈને ડ્રાઉ ડ્રાઉં પછી તો ભાઈ રોજ રાત પડે છે છોકરી વરસતા વરસાદમાં દેડકાઓ ને પવન સાથે ઝાડ ને પાંદડા સાથે અને સુંદર મજાની પરી બનીને આવતી રાત સાથે રમે છે હો અને મોજ મજા કરે છે આ રાત તો રોજ પરીનું રૂપ લઈને આવે છે ભાઈ અને આપણી આ છોકરી સાથે રમે છે અને વરસાદમાં નાય છે અને બધા એક સાથે ગીતો ગાય છે હો નાચતા નાચતા રાત પડી રાત પડીને મજા પડી રાત પડીને મજા પડી દેડકા નાચે ઝાડ નાચે પવન નાચે રાત નાચે હું એ નાચું તું એ નાચે હું એ નાચું તું એ નાચે નાચતા નાચતા રાત પડી રાત પડીને મજા પડી તો ભાઈ આ રાત તો રોજ પરીનું રૂપ લઈને આપણી આ છોકરી સાથે નાચે છે હો તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ હવે સૂઈ જાઓ સપનામાં પરી આવશે દેડકાઓ આવશે પવનભાઈ આવશે અને આપણે બધા વરસતા વરસાદમાં નાચશું ને રમશું આવજો